અને બીજા બધા પુસ્તકના પુસ્તકો જ્ઞાનથી કરેલા છે અને તે વિજ્ઞાન અને તે જ લોક નો હેતુ છે બાકી બીજી વાત પર બધું અનંતરતાથી ભટાઈ ભટાઈ કર્યો છે અને જયારે જરૂર જરૂરતા હર કાંઈ જ્ઞાન હાજર થતું નથી એ જ્ઞાન ને કરવાનું શું જ્ઞાન કરુણા હર્ષ અને શોક આદર તમે થાય છે તરત એવું થયું એટલે જે આત્મજ્ઞાન છે તે અક્ષરો ની બહાર જ છે એટલે જે આત્મજ્ઞાન છે એ અક્ષરોની બહાર જ છે આત્મજ્ઞાન જે છે એ અક્ષરોની બહાર જ છે અક્ષર અક્ષર શબ્દો અક્ષર બંને ઉપર છે પણ સર અને અક્ષર બંને ની ઉપર છે શું છે બંને ની ઉપર છે હા સર ને અક્ષર જેટલા આ ઘર છે ને ઘરના માટે કઈ લખવું પડ્યું નથી લખવું પડ્યું અક્ષર માટે શું પણ અક્ષર થી ઉપર છે ઘર અક્ષર થી ઉપર અને જગત આખું અક્ષર માં સંભળાય અક્ષર એ પછી કબાવ જરા શાસ્ત્રો વાંચો કે મારી ના વાંચો પણ બધા અક્ષર માં સંભળાયેલા કશું ફળ આપે નહીં ઠંડક આપે ખાતી વાંચે તે ઘડી કારણ જ્ઞાની પૂરતી વાણી છે ને અંદર ઠંડક આવે હાજર થાય નહીં ખરે ટાઈમે હાજર થાય નહીં મયા ક્રોધ ક્રોધમાં માયા લોકો ઓછા થાય નહીં મતભેદો ઘટે નહીં સમજે ને સ્વસન ઘટે નહીં આ તો મનમાં બધું માને કે ભાઈ હા જ્યાં સારા ઘઉં ના મળે કંટ્રોલ ના કરેલા કરેલા પણ આવું બધું જોઈએ ને જે કરેલા ઘઉં છે જેને સારા મળે ને ત્યાં પ્રભાવદેવ કેવી છે કે આમાં આ માથાપણ કરતો નહીં રોકે જીવ રસદ હતો પામે અવશ્ય મોગ તું સદન ને રોકી નહીં ત્યાં સુધી મોગ તારો બધા થોડા નકામા તું તારે સદન કર્યા મેં પુસ્તક લખ્યા અને ત્યાં બધું સદન કર્યા કરું શું કે છે પુસ્તકો મેં લખ્યું આ તમારા માટે તમારા બધા બધા પત્રો લખેલા હતા અને એ પણ રોકે એ સજન તો આગળ વધશે અને સજીવન મૂર્તિ વગર જે કઈ પણ કરવામાં આવે છે બંધન છે એ જ પ્રસન્ન છે સજીવન મૂર્તિ વગર જે કઈ પણ કરવામાં આવે તે બંધન છે એમ અમારું હૃદય છે એવું હજાર બધા કે પોતે પોતાની મારે દવા બને પીઓ બની દવા દેવું શાસ્ત્ર એમાં દવામાં લઈ હમણાં કીધા લઈ પી જવાની હવા પર રોજ જાવ થયા આજે સ્વાધ્યાય કરે હવે સતત જ્ઞાની ના આધારે સતત છે અને રોગ ના આધારે સતત ના કેવું કારણ કે નહીં તો પછી આ સ્વાધ્યાય રવિ રમત જતો રહેશે એની અપેક્ષા બેસિક ચાલુ છે હા તો હા માયા ચાલુ માટે આ રાત કરવા જેવી ને જેમ છે પર્વત ચાલી ગયા એને સ્વાધ્યાય કયો ભાઈ સ્વાધ્યાય કરો ભાઈ પણ જેને મોક્ષે જવું હોય તેના સાથે હેલ્પ નહીં કરે એને પોતાને ચિંતન મનન આત્મશોધન એ મદદ કરે ખરું ચિંતન મનન આત્મશોધન એ બધું સાધક ને મદદ કરે ખરું આત્મા શોધન આત્મશોધ નિરંતર કહ્યું છે નિરંતર એટલે રોજ બે ચાર પાંચ કલાક હાથેલા વિચારે કેવું પછી બીજું બધું વેપાર કરે બીજું કરે નુકસાન નુકસાન શું કે નુકસાન સારું છે પુણ્ય બંધાય ને પુણ્ય આપડે આ તો બહુ સારો બને બધી વ્યવસ્થા બને સ્વાધ્યાય ઉઠી વસ્તુ છે એમ નુકસાન ની વાત છે હાથ ઓમ નમસ્કાર છે ઓમ નમઃ શિવાય શ્રી કૃષ્ણ શરણમ એ બોલીએ તો એમાં ભાવ જાગે કે નહીં જાગે બધું લાભકારી બધું સુખકારી શરૂઆત માટે શું કરવું શરૂઆત માટે શું કરવું શરૂઆત માટે શું કરવું હવે જે કરવું રાજા થવાની રીત રાજા થવાનું રાજા એ એમાં આપણે કહ્યું કે રાજા થવું કે સ્વાધ્યાય માટે એના માટે શરૂઆતમાં શું કરવું શરૂઆતમાં તો કે રાજા થવાય નહીં ને શરૂઆતમાં તો રાજા કઈ થવાય નહીં ને શરૂઆત માટે શું કરવું ચોપડી કસાય નો અભાવ કરવો છે કસાય મંદ કરવા છે તેને બદલે આપણે બધો માલ નથી શું કરું બાકી રહેવું છે માન માન કીર્તિ ના બધા છે ચિંતિત માત્ર દુઃખ ના થાય એક ચિંતા ના થાય એક ચિંતા ના થાય એવું એવું વિજ્ઞાન હોવું જોઈએ એક ઉપાધિ ના થાય એક ચિંતા વિજ્ઞાન આવું મુક્તિ આપણે થઈ ગઈ લાગે ત્યાંના લોક શું કરવાના શું ભરાતો ત્યાંના લોક છોકરો તો છોકરો બધા જબરદસ્ત જાય વિચાર પડી જાય આત્મા કે દિલગીરી થઈ જાય તો એ આત્મબળ કે એ આત્મબળ પર વિજય મેળવવા માટે કસાય થઈ જાય તો એને વિજય મેળવવા માટે જ્ઞાન બળ મેળવવું કે આત્મબળ નું એવું કોઈ પણ બનાવ કે છે કોઈ આપણે શાંત સ્થિર બેઠા હોઈએ તે વખતે બહારથી કોઈ ક્રોધિત આવ્યો હોય તો તે વખતે છે તો આપણે પરિણામ બદલાય તો એના માટે આપણે શું આત્મબળ વધારવું જોઈએ કે આપણા પરિણામ આપણે જ્ઞાન બળ કે આત્મબળ ને જે સમયે કયો ઉપાય કયો ઉપાય આત્મધૈર્ય નો ભાવ છે આત્મધૈર્ય નો ભાવ છે તો એના તરફ અભાવ થતો તો એ આત્મવીર્ય થશે ભૌતિક દુઃખો નો અભાવ કરે તો આત્મવીર્ય આત્મવીર્ય ખલાસ થઈ તેનું કારણ કે ભૌતિક નો ભૌતિક સુખમાં જ રાત્રે નિરંતર શું કહ્યું રાત્રે એનો રાત્રે છે જ ભૌતિક સુખ પછી આત્મધીરે ખરાશ નહીં તો પછી જ્ઞાની પુરુષ ની પાસે જવું એટલે તમને સંપૂર્ણ આત્મવિધેવાન બનાવી શકે જ્ઞાની પુરુષ ની પાસે શ્રીમદ રાજચંદ્ર કહ્યું જ્ઞાની પુરુષ એક કલાકમાં મોક્ષ આપે શું પણ એ જ્ઞાની કેવા હોય એને ત્યાગા ત્યાગ સમજવે નહીં એમને ત્યાગે ના હોય ને અત્યાગે ઉદય કરનાર અધીન હોય કેવા હોય ઉદય કરનાર એમને ત્યાગ કે અત્યાગ ઉદય કરનાર જેમ ઉદય ફરે તેમ ખોટું થઈ જાય હા થઈ જાય ઉદય કરનાર અધીન નિર્ધાર આપ સમજાયું કરે છે ત્યાં જ્ઞાની નથી શ્રીમદ એ કહેવા માંગે છે કિંચિત માત્ર પણ ત્યાગ કરે છે ત્યાં જ્ઞાની નથી જૈન એમને પોતે લખ્યું જ્ઞાની પુરુષ ને ત્યાગા ત્યાગ સંભવે નહીં જે વે જ્ઞાન થયું તે વે એમાં ત્યાગા ત્યાગ ના સમજે ઉદય ગમના આધીન હોય પોતા પણ ના હોય શું ના હોય પોતા પણ ના હોય પોતા પણ ના હોય પોટલા જેવા હોય તો ઉઠાઈ જાય લોકો ખોટા પણ હોય તો ત્યાગ કરે કિંચિત માત્ર છે ત્યાગ ત્યાગ જ્ઞાની પર ભરાય નહીં પ્રથમ ક્રમિક માર્ગમાં જ્ઞાની પર કેવું પડે છે એ માર્ગ મૂળ માર્ગ જ્ઞાની પર કેવું પડે સદાય ક્રમિક કેવું પડે <coughs> બાકી ખરા સંપૂર્ણ જ્ઞાની કોણ કે જેને ત્યાગ ત્યાગ ન સંભવે એ શ્રીમદ રાજચંદ્ર રાખે ત્યાગ ત્યાગ ના સંપ્રદાય પોતા પણ નથી જ્યાં ગર્વ નથી ગાળતા નથી પોતા પણ નથી ગ્રહ એવી આશ્ચર્યની પ્રતિમા કહેવાય આ કારણ મોટું આશ્ચર્ય એવી પ્રતિમા કહેવાય અને તેમની પાસે જ્ઞાન દર્શન ચારિત્ર સાંભળે તો કલ્યાણ થાય એ સુણે એ સદે એનાથી કલ્યાણ થાય જ્ઞાન દર્શન ચારિત્ર જગતમાં હોય શકે નહીં જે જ્ઞાન દર્શન ચારિત્ર છે એ સ્વસનથી વિટેલા છે સ્વતંત્ર રહિત હોવાથી પોઈઝન જ છે જ્ઞાન દર્શન ચારિત્ર તપ કેવું તમારો તત્વ ભગવાન એ વખાણા ના પરિણામ બદલાતો નથી ને તપ કર્યું શું પરિણામ જે તપ થાય છે એને ભગવાને તપ કર્યું આ તપ જ નહીં આ બધા તપ નહીં વાંકે દેખાય એ તપ ગણાય જ નહીં વાંકે દેખાતા કોને અવડાતા તપ એ તપ જ ભગવાન નથી કરવાનો એ તપ થશે સંસાર હેતુ છે શું કે સંસાર હેતુ એટલે પુણ્ય ફળ આપે છે પુણ્ય ફળ આપે છે જ્ઞાનીઓ જ્ઞાન ને તપ કે છે જ્ઞાનીઓ જ્ઞાન તો જ્ઞાન જ હોય જ્ઞાનમાં તપ નથી તપમાં જ્ઞાન નથી શું કહ્યું તપ તો શબ્દ તપેલો હોય ને જ્ઞાન કેવું હોય જ્ઞાન પ્રકાશમય હોય પ્રકાશમય તપ તો તપેલો જ હોય કર્મને બાળવા આ તપો બધા મહારાજ આવ્યા હોય ને તપો બધા મહારાજ આવ્યા હોય તો તમે એને જે કઈ પૂછવા જાઓ તો હું ના કહું પૂછ્યો નહીં આ કપડો સાધુઓ એક તો તપેરા હોય અને તમે પીડી હડાવતા પણ હજી ભરવો થશે એક તો તપેરા હવે તો શું વાત લાગે એટલે તો ના બોલાય તપો બસ તમે જેટલું દેખાય તો બોલી ગયા જોઈ લીધું મંત્ર ઉપયોગ કરવો ગુરુએ મંત્ર આપ્યો હોય એ મંત્ર નો ઉપયોગ આની સાથે કરવો ગુરુ મંત્ર ગુરુએ આપેલો મંત્ર હોય આની સાથે એનો ઉપયોગ કરવો આપણે લાભ કરવો ના લાભ દેવો જો એક બે ગુરુ મંત્ર આપે જેટલા જોઈએ એટલા આપે મંત્ર કારણ કે એમના બાપનું શું જવાનું હોય હે એ વેપાર લેતો છેલ્લા તો તમે માગો એટલે આપે આપણને ફળદાયી થતો હોય તો રવા દેવો ના ફળદાયી બાજુ શું કરું માણસ વેપારી ના હોય મળી જાય આપણને ગુરુ ગુરુ કોકટ માણસ મળે વેપારી ના હોય એવા ઘણા ઘણા વેપારી દેશમાં હોય કે હવે વેપારી એટલે તમે આપણે માતા કરવું ના બાબત એવું કશું આપણે છે નહીં આપણને માથા થાય એવું એ જોવાનું નિરંતર સંયમ રહે નિરંતર ચોવીસે કલાક નો સંયમ સંસારમાં રહેવા છતાં વકીલાત કરવા જતા જતી વકીલાત કરે છે નિરંતર સંયમ કહીએ છીએ શું કહું એક ક્ષણ સંયમ વગર નહીં રાતે ઉગે થતા સંયમ ની બહાર રાતે ઉભો થતા સંયમ ની બહાર એમને શંકા પડે કેવી રીતે કેવી રીતે એમને મનમાં કેવી રીતે ઊંઘતા પેલા સંયમમાં હતા અને ઊંઘી ગયા અને ઊંઘ્યા થઈ એમ પડે તો વચ્ચે પાસે સંયમ જ હતો શું વચ્ચે ઊંઘતા પેલા સંયમમાં હોય એ આ બસિતે આ સયમ કારણે દેરા ન મોરથી હતી મે નિરંતર કે જલ્દી ખલાપરો તૈયમ મંગાળ જો અમારી જોગું ડરી ગઈ સયમ આકા નો ખાળી કોટી કરે અને જે આ સયમ કેવા માનવા છે કે લોક કે સયમ છે કે આ છે લોક કે જે લોકમાં કહેવાલા એક નથી કરી રીતે ભગવાન કહેને છે એ ઉપર ભગવાન તો સયમ બોલે કે ક્રોધમાન ના લોકને સંયમ કરવા એનું નામ સંયમ ક્રોધમાન ગાયોને સંયમ કરવા એનું નામ સંયમ બાકી ઇન્દ્રિયોનો સંયમ કરવાનો ઇન્દ્રિયોનો ત્યાગ કરવાનો જો ક્રોધમાન માયા લોકનો સંયમ કરવો એનું નામ સંયમ તે આને સંયમ તમારે વર્તે એ સંયમ ધીમો આ સંયમ ધીમો સોળ પ્રકારના ક્રોધમાન માયા જાય નવ પ્રકારના ન પટાઈ જાય એના જેવો મોટો સંયમ કરવો જે ભગવાન ને માવી નતો એ સંયમ તમને વર્તે સગત સમજમાં ફેર ઓછી હોવાથી એનો લાભ ઓછો ઓછો મળે જેટલો સમજે તો કે હું શું કમાયો પાંચ હજાર માણસ છે કે હજાર માણસ તો સંયમ થઈ ગયો ભાઈ સર્વ દુઃખો થી નહીં એક પણ દુઃખ નું કોઈ દુઃખ અડે નહીં એનું નામ સંયમ શ્રમિક પાક નો સંયમ છે ને તે અહંકારે કરીને સંયમ કરેલો દેહ ને સંયમિત કરે મન ને સંયમિત કરે વાણી ને સંયમિત કરે એ સંયમ ના કરે હા તમને આપ્યું દાદા ભગવાન હાજર થાય સર્વે અમદાવાદ માં કેટલાય લોકો ના ઘેર દાદા ભગવાન હાજર થાય સર્વે બધા કર્મ ભક્તિભૂત કરી નાખે સર્વત્ર કર્મ ભક્તિભૂત કરે તમને મેં કઈ મહી લાગ્યો ઠંડક લાગી ગઈ નતર થઈ એ શું કહેવા માંગે આપના ચરણારવિંદ મારા હૃદયમાં સ્થાન પામો એ શું કહેવા માંગે મારા સ્થાન પર આખો દાડો યાદ આપણું સરનું હોય આપણું સરનું આપનું શરણું અંગીકારો છો શરણ શરણાવી એટલે આપનું શરણું હોજો શરણું પછી બધે છેલ્લો જે થાય કે તમે તમે જે કરી આપે છે કરી આપો આપણે વૃત્તિ અમારી વૃત્તિ કામ કરતા હોય ઉદ્દેશ્ય પડે છે એટલે દખલ છે દખલ મનની દખલ છે દખલ કર્યા છે આખું અંતસ્કરણ સમજી જાય તો વિચાર આવે ને નો તો પેલું અંતસ્કરણ આખું મન બુદ્ધિ ચિત્ત અહંકાર બધું એમાં પરવાઈ રહે પછી ખસે જ નહીં આગળ ભાવ શું છે ના ભાવ છે ના બીજા વિચાર વિચાર વૈરાગ ઉભો વૈરાગ ઉભો ચીતરી જતો ગમતું કેવી રીતે નીકળે તારે ગમતું કેવી રીતે જાય સીધું વાત સીધું વાત બરોબર ઉપર બહુ જબરદસ્ત ભાવ મૂક્યો છે નિશ્ચય ઉપર નિશ્ચય હોય તો બધું બદલાઈ જાય આપણે જગ્યાએ જવાબ આપ્યો છે કોઈને ભાઈ પૂછ્યું છે કે આ તો બધું કે કર્મને આધીન લઈને જ હોય ને તો આપણે કહ્યું હતું કે બીજું બધું કર્મને આધીન છે પરંતુ આ વિષય બાબત એટલું ફરી શકે એવું છે એ નિશ્ચય હોય તો અને જ્ઞાનની કૃપા હોય તો નાના છોકરા છે તે ભૂખ લાગી હોય દૂધ પેલા આપે છે પણ હતે ચડ્યા પછી દૂધ પીએ જ ભૂખ લાગી છે સુવર્ણ અઠે શું કરે ના નિશ્ચય કઈ નાખ ભૂખ લાગી જાય કે થઈ નહીં થયું ચાલી શકે આ માણસ નથી ચડી ત્યારે નિશ્ચય છે એટલે આ બધું મનનું સાંભળ સાંભળ કરે એટલે નિશ્ચય માં કચાશ વધશે ને મનનું જો ના સાંભળે તો સાંભળે તો પછી નિશ્ચય નિશ્ચય તરફ રહે મનનું સાંભળે ઘર બની ગયું સાંભળવાનું સાંભળવાનું નહીં આપણે વાત કહી ને બધું સાંભળવું જ નહીં કોઈનું સાંભળવું નથી સાંભળનાર કોણ દાદા આ બધું જે સાંભળે છે કોણ ઢીલો થઈ જાય છે ઢીલો કોણ થાય છે થઈ જાય છે ઢીલો જતો મહેશ હું તું ભણે થયું એમ કહું છું તું ઢીલો થાય છે કહું મને આવું પોતે આત્મા થઈ જાય પછી કોઈ નથી વડે શક્તિ નહીં કદી કોણ આપે સંભળાય છે ખરું કે આ વસ્તુ સારી છે ખરાબ છે બધું બતાવે છે અંદર એટલે મને તો કોણ છે આ અત્યારે પેલો વિષય નો વિચાર દલાલી મળે કોની દલાલી આપણી આપણી એટલે બીજો પ્રતિષ્ઠિત લાલચ વાળા ઓળખ કારણ તો નિશ્ચય બધેલો કે નિશ્ચય કરે કોઈ પણ માગે ભગવાન ના આવે નિશ્ચય માગે કે છે ભગવાન શંકા હતી આ તો ઘણી મારે આવું બનતું હતું દાદા ખબર મળી અને અમે જો જાણે ચોખીદાર બોલું ને દાનત ચોર કોની છે અને આ બધું જાણું તો દાનત ચોર કોની છે કોની તારી બીજા કોની બીજા કોની તો સિદ્ધાર્થભાઈ છે સિદ્ધાર્થભાઈ છે નથી એ સમજમાં છે આ શુદ્ધાત્મા નથી પણ આની તો છે ને દેહ આ તારી છે પડે ને એની જ આ વાંધો છે દાદા આ નિશ્ચય રહેતો નથી ને job his way. મારો છોકરો અઠેચેલી વર્ષની આપડે આમ ગલી બધી કરીએ થાય ના જોયું ને એને જોયેલું છોકરા અઠેચેલું એ નામ છે નહીં જઈએ હવે ચોપડી વાત હતા એને નહીં કહીએ બોલવાની જરૂર જ્ઞાન જ એમ કે ઉલટી થાય એનો કેમ ભણાય બધા આવા વિચારો ના આવે એક વખત મનમાં વિચાર આવે તે બધા આવા વિચાર ના આવે બધા સાહેબ ખરાબ છે દાનત દાનત સુધારવી પડશે ને દાદા ખરાબ છે તારા મિત્ર આપણે બધો નિશ્ચય કર્યો છે તે નિશ્ચય કર્યો તો આપણે સુધારી જાય પણ નિ- આવું આવું બોલેલું વ્યવસ્થિત બધા સમજી જાય કે બરકત દુકાને ચડે અહીંથી ગયા ઘર તો ડાયરી નહીં કોણ બે બે ને પેલા આ ઘર સારું છે મારું જરા આપણે રક્ષણ કેટલું કરે છે દલીલબાજી કરે છે વકીલાત કરે નિશ્ચય પચાસ રહે છે છે વગેલા તો દલાલી કરેલા દલીલ કરેલા નો દલીલ એની પર અપીલ નહીં એટલે નહીં ગુણ કેમ નહીં પડતો નિશ્ચય નથી પડતું મરી જાય ઘણી વખત આવો નિશ્ચય કરીએ છીએ દાદા હું નિશ્ચય આવું ઘણી વખત કરું છું આવું બોલવું એટલે પછી નિશ્ચય ઉડી જાય હવે સમજી જાય કે માણસ છે કયા બરકત નિશ્ચય માનું હવે બધું બોલું પુરાવા જે થાય એ તો કેવું છે દાદા કહ્યું એટલે કહ્યું તેમાં જોખમાયું જે ભાઈ એ તો જોવા જેવી નથી જોઈ કે એટલે પછી ફરી થાય કરે રિજેક્ટ કરી એટલે તીરો થઈ કહેવાનું શું જે થાય આમ આમ એવું ગાતું નહીં કે આવું પણ પેલા વિચારો ના જે બંધનો રહે આવા વિચારો આવે છે મહેશ ને ગમે છે એ બધું ગમતું અનગમતું રહે ના ગમતું રહે એવું તારે શું લેવાનું પેલા જોખમદાર ને આપણે આજે મહેશ ને વિચારો આવે વિષય સંબંધિત જે આવા વિચારો આવે છે પછી એવું થાય હવે કેમ આવે છે વિચાર આપણી થઈ નથી પોલોમાં સહયોગ કરે આવી વાત જ ના કરે આવી વાત કરે ને તે જ જે કરે છે ને આપણે તે જ પડ્યા કરે શું જે ભાઈ વિચાર આવે સાચી નીકળે જોવા અગર મારું શું એમ કહી દઈશું અબ્ઝોર્બિંગ નિશાની કહેવાય અબ્ઝોર્બિંગ કહીએ તો આપડે એને માલિક થયા આપે ઘણી વખત વિચાર વિષય સંબંધી વિચાર બહુ જોખમ છે આ બધું સાંભળેલું ને એટલે હા ભાઈ જોખમ છે ને ખરું પણ જોવા જેવું નથી અડવા જેવું નથી એને વાત કરો વાતને કરવા જેવું સમજો શું જોખમ એટલે શું જોવા જેવું હાથ ધરવા જેવું નથી હા મન મન જો વિચારો કરતો ને તો જોવા જેવું નથી અડવા જેવું નથી એમ હાથ કરવા જેવું ત્યારે બધા હરડે છે પછી મૂકી દેશે પેટીમાં પછી પાસે પેટી બોલાવી મૂકી બહાર દેખાડશે જાણ પણ તો થાય કે આવા બંને વિચારો આવે છે બંને આવે તો આપણને ખબર પડે ખબર પડે છે એ એના વડે આત્મા ને ખબર ના પડે આત્મા છે કે વિચાર બને ભૂલ કઈ થાય છે આમાં બધી કઈ થાય પણ ભૂલ થઈ છે વિચારો કે આ વખતે જોવાના આપણે વિચારો ગમે છે ગમે તે ના ગમે આપણે શું જોવાનું એ આપણને ખબર પડે છે ના એ આપણને ખબર પડે નહીં જોવા જરૂર જાય દાદા તો આપણે સ્ટેશન પર જવું હોય તો અહીંથી આમ ફેરવું પડે પણ મન કઈ આ ગઈ કઈ કાલે આમ ગયા હતા છે આમ ફરે શું કહે એને ગમે આપણે મારી જોયું થયું જે કામ જવું ત્યાં ફેરવાનું ફેરવવાનું ફેરવીએ તો છે એ બાજુ જવું જ નથી પણ અંતર અંતર કરવામાં બધું ચાલ્યા કરે છે ચાલે નહીં આવું એટલે કે અમુક સંજોગો એવા હોય તો વિચાર ફૂટે છે આવા સંજોગો એવા હોય એટલે વિચાર ફૂટે છે આપડે હાથમાં છે બધું નવજીવન વડોદરા સવાર ન પણ હોય હોય એમનો ત્યાગ હોય અગર ના પણ હોય જેથી સુરજ આપણે જ્ઞાની પુરુષ ત્યાગા ત્યાગ સમજે નહીં ત્યાગ ના હોય ને ત્યાગ હોય બુદ્ધિ ને ખરાબ કરવાની છે એ કે છે કે અમે બહુ શાસ્ત્રો એનું વાંચન કર્યું છે પણ પછી એમ થયું કે છેલ્લે આ સ્ટેજ થી આગળ જવાનું છે પછી લિમિટ આવી જાય છે શાસ્ત્રો ની છે ને સહજ વાળી નીકળેલી ભગવાન ની લખી બુદ્ધિ વાળે શું કર્યું લખી બુદ્ધિ વાળા લખી એટલે અસહજ થઈ ના કામ થાય છે બુદ્ધિ ખરાબ થયા પછી તે સહજ વાણી થાય તમારી બુદ્ધિ બિલકુલ ખલાસ થઈ હતી બહુ હતી તો ખાલી થઈ ગઈ બુદ્ધિ કેવી રીતે ખાલી થાય કોઈ કહે છે મારે બહાર ખાલી કરી છે એક પૂછ્યું કે મારે બુદ્ધિ ખાલી કરી છે તો જે બન્યું એને ન્યાય ગણવામાં આવે તો જ બુદ્ધિ ખાલી થાય એનો ન્યાય ખોરે નહીં જે બન્યું એને જ ન્યાય ગણવામાં આવે આપણે સમજાયું શું કહેવા માંગુ નહીં નહીં કનૈયા ભાઈ છે કોક ને આપ્યા હોય પાંચસો રૂપિયા તે માણસ ને પાસે બે વર્ષે ઉઘરાણી ના કરે છતાં કોઈ ભેગા થાય તો કનૈયા ભાઈ શું કે કે પેલું હોય તો આપી દેજો એમ કે આવ્યો હોય તો પેલો શું કે શું આપી જવાનું કહો છો તો આપણે કહ્યું તમને પાંચસો લઈ ગયા તે તમે મારી પાસે જ લઈ ગયા હતા તમે ભૂલી ગયા લાગો છો એટલે તમે મારી પાસે જ લઈ ગયેલા એટલે આપણે સમજી જવાનું કે આ correct છે પાંચસો આપી દેવાના इसको बोले बुद्धि गई बराबर हाँ, हाँ, जो है जो नहीं थे वो न्याय है बराबर બુદ્ધિ વધે નહીં તો આખી રાત કરાય કરાય કરે બુદ્ધિ કસરત કરાય કરાય કરે जो हो ये न्याय है આખી રાત बराबर બુદ્ધિ કસરત કરાય કરે નહીં આ બુદ્ધિ ઓછી થવાનો અમારો રસ્તો આ અમે જે કરેલો તે રસ્તો આ કરે ये मध्य बुद्धि का अनुभव पारी આ- इट इज नॉट इजी આ રસ્તો બહુ ભારે અને માણસો આખા હિન્દુસ્તાન છે ને તેમાં આવા માણસો બહુ બસો નીકળે વધારે કારણ કે આ નલાયક ના પ્રસંગ આપણને થયો છે ત્યાં પાંચસો થી છૂટી જતો હોય તો બહુ સારા થયો આ પ્રસંગ છૂટી જવા માટે પાંચસો નહીં પાંચ હજાર આપવા જોઈએ આવા માણસો એકદમ પરિચય પોતે લીધેલું લીધેલી વાત જવા દો આવા માણસો એટલે પાંચસો આપી દે ને એટલે આપણે પ્રસંગ ફરી બાધે નહીં એ આપણી પાસે આવે નહીં આપણે એની પાસે જઈએ નહીં એટલે મોટા મોટો ફાયદો થયો આપણે લાખો રૂપિયાનો એ પાંચસો લીધા ફાયદો નથી એની પાસે આવું બોલે આવું બોલનાર હોય શકે પોસિબલ વસ્તુ છે આ પણ આવું છે દુનિયામાં આવા છે આ તો અમારે દાખલો બનેલો તે મારી જાતે મને તરત જ લાભ થઈ ગયો આવા માણસ તરત પહેલું તો આશ્ચર્ય મોટું થયું કે આપેલા તેનો ગુણ ક્યાં કેવો ઉપકાર કેવો કેવું બધું છે ને બધા આપણે આપણે શરમથી બોલીએ નહીં આપણે શરમથી બોલીએ નહીં વિચાર દુઃખ થશે અને અડચણ હશે ઉઠતો એ તો કે છે જેની વાત કરો છો આ જલ્દી વાત કરે છે તમને પાંચ આપ્યા હતા ને મહેતાજી આપેલા મહેતાજી આપ્યા હતા મહેતાજી ને પૂછ્યો કે મેં આપ્યા છે ઓહો આવું પૂછતું હિંમત ભગવાનની ભગવાનને છેતરાની હિંમત કરે એવો એટલે મેં કોઈ આટલો તબક્કાર કરવા છે મેં કહ્યું કે તમને તમે મારી સાથે જ ચાલો કર્યો અત્યારે જે લાઈન મહેતાજી કહી દીધું રૂપિયા પાંચ આપી દો ચા પાણી કરી નાસ્તો કરાવડાવ્યો એ સમજી ગયો કે આ જો મોરખ બનાવ્યો મેં અમને પેલો મોરખ બન્યો ખરો દાદી ખુશી થઈને મોરખ બન્યો કે અમને ખોટું ઉચ્ચારે તેની પાસે લીધા હોત ને તો મને પાંચ લાખ ના નુકસાન માં ઉતાર હતી એનું ઓળખાણ થયું હતું માટે કારણ હું હું આપના જેવો ખાનદાન માણસ હતો એટલે પછી હું તો પછી છેતરા પર અને સારો માણસ ચેતરે નહી સારો માણસ પાંચસો અત્યારે ઉપકાર ભૂલે નહી એવા દોરા જ નહીં જોયેલા ઉપકારો હે બધી જાતના લોક છે કોઈ તિરસ્કાર કરવા જેવા નથી જો અમુક માણસો હોય તેને ના જગત બધું ભગવાય પણ બુદ્ધિ બુદ્ધિ બંધ કરવાનો ઉપાય અને એની બધો બુદ્ધિ ચલાવો તો રાત્રિ રાત કેટલા દાડા સુધી ચાલ્યા કરે ચાલે ના ચાલે કેટલા દાડા બુદ્ધિ ચાલે તેની જોડે બુદ્ધિ આપણે લડાઈએ તો બુદ્ધિ સ્કોપ મળે કે ના મળે કેટલા દિવસ સુધી ચલાવે એટલે બુદ્ધિ કસરત કરીને બધું થાય એને કસરત નો સ્કોપ જ ના આપીએ